ગમે પ્રકારનું ચપડી બેઠો પોતે જાણતા કે મોરથી છૂટે આપે મોર કોણ દાદા નો મોહ દાદા નો મોહ કેવો દાદા નો મોહ બધા મોહ તોડી નાખે બહારના સંસાર ના મોહ તોડી નાખે બધા માટે આ પ્રશસ્ત કર્યું ભગવાને એ જ્ઞાની નું મોહ પ્રશસ્ત મોહ છે ખાસ બહુ સારું ફાયદા કરે એ બહુ મજા હોય તો પછી બીજા મોહ ઉડી જાય અને જગત તો વ્યવસ્થિત ગોઠવાયેલું છે આપણે ગોઠવવાની જરૂરત નથી ગોઠવેલું છે આગળ લગ્ન દેખાડી છોકરાએ પાણી કાઢી દેખાય લોકોને હેલ્પ ની હોય એટલે મારી હિન્દી નું બનાવી પુસ્તક છપાય છે મારી જિંદગી આ કહેવાની જિંદગી હિન્દી <laughs> કારડ ને ટ્રાન્સલેશન વાણી મને ત્યાં સમજે લોકોને ફાયદો થશે બરાબર તેમણે પચાસ હજાર નું પુસ્તક છપાયા મોટું જાણ બે હજાર પુસ્તકો સાઠેક હજાર દક્ષિણ આપ્યા એ સારું થઈ ઇંગ્લિશ નું તો પેલા હા બહુ ચિંતા ઉપાધિઓ અત્યારથી બધા ચારે ચાર નક્કી મિલકત હા ચાવી નથી બે જણ ચાવી આપીએ બે નમસ્કાર કરે ને મોટો માને તમને ખુદા માને નમસ્કાર કરીએ છીએ ચાવી દેવાની છે બરાબર એટલે બસ ચારી આપી ચારી પછી કહી ગયા કે પહેલા તો રિવાજ હતો જે પારસમણી લોખંડને સોનું બનાવે એવું આપણે માને માં હતું પણ આ તો તમે એમને પારસમણી બનાવ્યા કરે ખરે પણ એમાં કાયમ જ્ઞાન બહુ ટકે નહીં માણસ એના જોઈએ આ કુસંગ તો જેવું જોઈએ એવું પણ આપે નહીં એ તો સત્સંગમાં પડી રહ્યું છે હા આપણે દીઠું ભાઈ પાણી મને માથો ગાયું તો પાણી પી પી કરવું અનંત અવતારથી પરિણામથી મરણ થયેલા સાચું મરણ થયું સમાધિમાં આ સમાધિ મરણ છે મધ્ય સંસાર ના હોય ચોરાઈ કેટલી બી ફોન કરી ફોન આવ્યો કેટલા વાગે આવવાના છો એટલે ફોન કરેલો આપણને એમ કીધું દાદા આપણે અહીંયા અને ભાવ વાળી બહુ પેલી બીજી હતી ને એના જે બીજી કલા કઈ જવાનું છે કેન્સર કેન્સર કે કાલે પેલો એકવીસ વર્ષના છોકરાને ગઈકાલે જે પેલા મદ્રાસી ફેમિલી હતી ને ત્યાં જેને પેલા એકવીસ વર્ષના છોકરાનો પ્રોબ્લેમ આવી પડ્યો તો એવા શું અંદર કોઝિસ હોય કે બાળક આમ વર્તે અને ફાધરો આમ વર્તે કે જેથી ઉત્પન્ન થાય દુશ્મન ભાવ દુશ્મન ફાધર મધર ના દુશ્મન ભાવ અને ફાધર મધર ને પ્રેમ હોય તો મિત્ર આ ભાવો દાદા નિકટ નો માણસ ત્યારે સંભાવે નિકાલ જ કરે છૂટકો તો સંભાવે નિકાલ જ કરવાનો દાદા આપણી ભૂલ થઈ એટલે કે આપણી ભૂલ થઈ ભાઈ ભેગો ત્યાં સાવચેતી શું શું શું જોઈએ થવાનું જ થવાનું શું થાય છે જોયા કરવાનું સાવચેતી બધી નુકસાનકારક છે સંગત વધે કેટલું સરસ મહાન વાક્ય બોલેલા કરી કરી મારી દેશે બરાબર બહુ સંઘર્ષ થાય ક્રોધ ક્રોધના તાબામાં તે લોકો લોકોના તાબામાં ક્રોધ નથી ત્યારે બહુ ગુસ્સો થાય ત્યારે મહાન નાની નાની કઈ કે ને મગજ ફરે અને ધર્મ કારણો બચાવે પછી પાછી ભૂલી જાય પછી પાછું આપ તમારી પાસે ને how you control your anger ને તારીને કે આપણે તો દાદાને કઈ દેવાની છે એમ કે પાછા કઈ મર્યાદા રહે ઠેર ઠેર મિત્ર ભાવે આવે છે કે દુશ્મન ભાઈ ફાધર મધર બધું જોઈ ગયા કેવી રીતે દેખાય તો બધું ખબર ના પડે મિત્ર ભાવ આવ્યો હોય તો આપણી કાળજી રાખે કરતા કરે દુશ્મન ભાવ આવ્યો તો આપતા આપતા આપતા કરે અવરું જ બોલ બોલ કરે અવરું આપણે દેખાડીએ તો અવરું કરે બરાબર એટલે આપણે સમજણ પડી જાય માયા ઓછી રાખી તો એ ઉદય હોય ને એટલો છાળ એટલે ઠેકાણ ના પડે બરાબર એક જાય એક ને રાવણ ખાઈ જાય ને એક ને તો ફર્યા કરવા ડ્રામા છે એક જાતનો ડ્રામા રિહર્સલ થયેલું ત્યાં ડ્રામા બધી લેવાનું રિહર્સલ થયેલું છે માટે કોઈ કોઈ લેવા દેવા નથી સગડી માની ને જા ઉપાધિ થાય છે બધી છોકરા હા લોકો એ સમાજ સુધારે કે સમાજ સુધારી ઉઠવે અરે બુદ્ધિપૂર્વક ગોઠવણી કરેલી કે છોકરાને આપણે મોટો કરીએ તો આપણે વર્તે વખતે કઈ ચીયા કરે આ તો આને મજદાર બરાબર કેરીઓ માટે જ ઉછેરવો ના ઝઘડો થાય ને છે છે કશું છે નહીં છોકરા જેવી વસ્તુ હોય છોકરાને ગુરુ આવે ને ત્યારે ખબર પડે છોકરો હતો આપડો એક છ મહિના પર દીધું છોકરા છોકરા છોકરા છોકરા છૂટે નહીં જે કઈ આદર્શતા લાયો હોય કઈ ઘૃણાનુબંધ સારા તો છૂટે નહીં બહુ ગમે એટલું કહેતા બરાબર સંસાર ખરેખર રિયલી વ્યસ્ત નથી આ રિલેટિવ છે રિલેટિવ એમાં બધું જગત ફસે દાદા આ બધું જગત એમાં ફસાયું છે ને અત્યારે પણ દાદા હવેના જે મા બાપ હોય છે અમારા જેવા એ આશા નથી રાખતા આશા રાખતા નથી પણ આમ અંદર કાલે એમ થાય મોટી થાય તો મને કઈ કઈ મદદ કરે મદદ કરતા દાદા એવું ના થાય એવું એવું દાદા અહિયાં કેટલા મા બાપ છે એવું નથી થતું પાપ લાગે એ લોકો નો સંસાર સારી રીતે ચલાવે એમ એ તો બધા ભાવના એ તો દાન ભાઈ બેટા પેલો ફોન કેવડી દાન કરવાનો હિમાબેન ને બતાવ એ નીચે હાલો કોણ બોલ સભા દાદા ની હાથે બેઠા રહ્યા બેટા અહીંયા રાતે અગિયાર વાગે આવ્યો અને દોઢ વાગે તો બધા હતા હમણાં સાડા ત્રણ લાગ્યા છે અને અગિયાર વાગે દાદાને નહીં જોશી લઈ જવાના છે હા મોડું બહુ થઈ ગયું ને એટલે પછી ફોન નથી જ્ઞાન ના આધારે હોય કરવું એ પણ હોય જે હોય તેને માટે કશું નહીં કરવાનું નિકાલ કરી ના હોય તો એને સ્વતે ગુણ કરવાનું એટલે આપણે સમજણ પડેલી જ્ઞાન તે આપણે થર્મોમીટર ના સમજો ફરી સમજાવ દાખલો દાખલો જ્ઞાન એ ખબર પડી જાય આપવાની જરૂર પડે આપવી કે કેમ બરાબર આપવી જે શું અપાય છે જોઈએ બરાબર શું અપાય છે જોઈએ વળવું પડે વળવું શું થાય છે જોઈ લે કે છે અહંકારે કરીને કોઈ કે છે અહંકારે કરીને કોઈ બેસી પણ રહે ના એ અહંકાર એવો ફરી જે બેસી રહે છે તેને લાગે છે કે અહંકારી કરી છે પેલા એવું પ્રમાણ કરેલું એટલે અત્યારે અત્યારે તો રિહર્સલ જ છે ખાલી જે રિહર્સલ કરેલું તેનું આ ડ્રામા છે કેવું જ નહીં થાય એ કરી શું કહ્યું એ કર્યું આમાંથી જ્ઞાન આપણે શું કહે છે સમજાવી સમજાવી એને દુઃખ ના થાય <laughs> પછી તો એવું એવું જ્ઞાન તમારે થાય એટલે પ્રતિક્રમણ કરવાનું જ્ઞાન તો જે છે પણ હોય પછી પ્રકૃતિ રહ્યું છે જ્ઞાની ને થાય જ્ઞાન પ્રમાણે તમારે જેવો માલ ભરેલો હોય તે ગુણ માલ માં જેવો ભર્યો હોય એવો થાય પેલા જે ભરેલો માલ હતો એની કરતા હવે ઘણો બઉ ઓછો નીકળે છે હવે ક્લિયર થવા માંડો લાગે છે નીકળવા માંડ્યો છે નવો આવતો નથી ટોગી ખલાસ થઈ જાય તાર તમને મજા આવશે બરાબર ઓછા થઈ ગયેલો ઓછું થાય છે ને ઘણો કેમ થાય એવું થાય છે એવું નહીં થાય પછી બીજી લાઈફ એ પણ ચાલુ ગયું છે અમારે બંને બધાને માટે અને એવું સ્મૂથ ચાલે દાદા ખાલી થાય કોઈ દસ વર્ષે ખાલી થાય કોઈ આઠ વર્ષે કોઈ બાર વર્ષે ચૌદ વર્ષે ખાલી થાય ખાલી તો નથી થયું પણ એવું તો મજબૂત કરી દીધેલું ને ખાલી થતું એવું બને ને દાદા કે કદાચ આ જિંદગી પૂરી થઈ જાય તોય ના ખાલી જાય કદાચ એવું બને એવું બને તો વાંધો આપણને કતો વાંધો છે એ ખાલી થાય જ્ઞાન છે કેવું છે કસાનો વાંધો નહીં યાર અને બધી રીતે તાળા ભરે હા જયારે ગયો ત્યારે તાળા મળી એનું નામ જ્ઞાન કહેવાય તાળો મળે અને જયારે ભાઈ ગુસ્સો થાય ને તે કઈ જ્ઞાન હાજર ના થાય જ્ઞાન કેમ કહેવાય જ્ઞાન હાજર થયું જ્ઞાન એનું નામ કે સમય પ્રમાણે હાજર થઈ જાય દાદા જ્ઞાન હાજર થઈ જાય એટલે મનમાં સમજવું જોઈએ બહાર એનો બહાર વર્તાવું ના જોઈએ ને દાદા નહીં તો પછી સામી પાર્ટી ઉપર જરા આવડી રિએક્શન થાય એવું પોસિબલ પણ એ જ્ઞાન હાજર થયા પછી સામે જે વ્યક્તિ ઊભી હોય એને પણ એ રીતે જાહેરમાં કહેવું કે ના કહેવું કહેવાથી એમને અસર પણ પડે છે હા મનમાં આમ કરવું ના ના કરવું કેવું ના કેવું એ ડિસ્ચાર્જ ના થાય ડિસ્ચાર્જ ઓકે હવે ડિસિઝન શું કરવું છે આપણે પાંચ આગ ને હવે એટલે મનમાં એ થાય તો ઠીક છે નહીં તો કહેવાય જાય તોય વાંધો નહીં એવું કે છે એવું કે છે ને દાદા કહેવાય જાય એટલે જોયા કરવાનું તમને લાગે કે દુઃખ થયું તમે પાડી પ્રતિક્રમણ કરી નાખો દુઃખ નથી થયું તો કઈ જે કહેવાય જાય એ તમને જ ફીલ થશે અંદર કહેવાય જતા હોઈએ આપણને ખબર બી પડે છે કે આ વાક્ય થી સામાન્ય દુઃખ થવાનું છે આપણે એનું પ્રતિક્રમણ કરીએ કે બોલ્યા પહેલા પણ છતાં એ વાક્ય નીકળી જાય બરાબર ગોરી છૂટી જ દેવાની ગોળી પછી પહેલા જઈ વાગે નહીં દાદા જરા પડી જાય એ બધા વાગે મને એવું એક લાગતા છે એને કાઢીને બધા સગુણ કરી નાખો વિચાર છે ને આત્મા થઈ જાય ક્યાં કિંચિત માત્ર ખરાબ વિચાર ના પેલા ખરાબ આવે આપણે ખરાબ ના આવે અગર ખરાબ પ્રતિકો કરીએ તો આપણા એનાથી તમે માગો એ પુણ્ય બોલે આવતા બોલો એક અવતાર બે અવતાર માટે પૈસા વિસા આપે કરતા પુણ્ય વધારે પુણ્ય શું છે શાના માટે પુણે તો કે પુણ્ય એટલે આપણે પછી આ પુણે પુણ્ય હા ડેબિટ એટલે મરણ થતી વગર કહે ને બેવું છે તે આપણે જે વ્યસન કરના છે ને ત્યાં આપણું ડિસિઝન શું શું છે આપણું ડિસિઝન તે આધાર કહી નથી બરાબર એ બી બે છે એ બધું ના હોય તમારે સંતોષકારક તો બધા ઘરમાં છે ક્રેક ના પડે એવું જોઈએ તો પહેલું પહેરી તેમાં વપરી જાય હમ ઘરમાં સેલ્ફ પેક ના થાય એવું જોઈએ તો પહેલું ક્રેડિટ એમાં વાપરી જાય એ પુણ્ય છે તે પુણ્ય એટલે તમારે તે ગમતું હોય તે વાપરવાનું ના ગમતું હોય તેમ નહીં ગમતું ટીવી ગમતું એ બધા પૈસા નકામા જાય એ ગમતો ખોટું ગમતું આવડ્યું બરાબર ખોટું ગમતું હતું ત્યાં ખોટા વાપર્યા ઘડિયાળ નથી લાવે જિંદગીમાં ટીવી ઘરેલી હતી ક્યાંથી પણ ઘડિયાળ બરાબર એક જ મારા હાથ છે છોકરા રહેવો અત્યારે જનતે હોય જઈ જતા એટલે આપણે શું જોઈએ છે તે પુણે વપોરમાં વપરાય પુણે એટલે ફેસિલિટી facility. બીજી કઈ વાપરી ખાતું વાપરવું પડે એટલે ફોન વાપરવાનો આપણે પહેલેથી એ શાનો આધાર છે કે બુદ્ધિ ના આશયમાં શું છે તમારા તે આધારે ફોન વેચાય બરાબર બુદ્ધિ ના આધાર કે તમારે બહુ છે સ્ત્રી પણ આવી હોય તો બહુ થઈ ગયું છોકરા બે છે તો બહુ થઈ જાય એક બેબી એ બધું ઈચ્છા એટલે પૂર્ણ તમારે જે જે તમારે જેમાં લખા આમાં તમારા આશય છે બુદ્ધિનો તે પ્રવળ પૂર્ણ નથી જાય અને ના ગમતું એક નું ફળ છે અત્યારે ના ગમતું ના ગમતી એ વસ્તુ નથી હોય છે કે નથી હોય છે બહુ ઘણી એ બધું પાપ નથી પૂર્વ વાપરવાનું તે જ્ઞાની પુરુષ વળે બીજા બધા સાધન વળે આપડે ઘેર બધા મહાત્મા મહિનો મહિનો રખાય હા દાદા એ બધું એમ વપરાય થાય અને મોક્ષ ના કરતા મોક્ષ કરતા હજુ બીજા એક મનુષ્ય જન્મ મનુષ્ય જન્મ નું વધારે ઇમ્પોર્ટન્સ છે અને એટલા માટે કે હજુ એક જન્મ વધારે લેવો અને ભક્તિ બરાબર મનુષ્ય રૂપે કરવી છે હજુ હા ભાઈ હજુ થશે <laughs> એને એક જોઈએ છે હજુ બીજો મારે નહીં બંધાવું ભાઈ છૂટકો જ નથી કરી દીધું દાદા પાઈ ગઈ બે ત્રણ ગાડી એકદમ તે ચાર ફૂટ ખસી જાય બંધ આગળ ગાડી શું બંધ કરવાનું કહીએ જવાનું આપણે બંધ કરી તો પણ ત્યાં થઈ જાય પાછલો જથ્થો ખરો ને પાછલા જથ્થા એક મોક્ષ મળતા પેલા આપણે છોકરા છોકરી ના લગ્ન કરાવવાના વીસ બાવીસ વર્ષ ના થાય તો આપણે જોવાનું અને કરવાનું કે ડખો નહીં કરવાનો એના વ્યવસ્થિત અને તે મારી પાસે ભરેલો હોય છે બંને માં અંદર નીકળે શકી ગુપ્ત વાતો વાંધો આવું ઓપન બધું જીવનભાઈ ને ઊંઘર ના આટલા છોકરા ઉપર પોતે જ છોકરી જેવી દેખાય ગમતી ના હોય ત્યારે ગમતી કરી આ લાયા ટેબલ તે ના ગમતું હોય લાયા પછી તે પણ ગમતું કર્યું ના બહુ સારું છે પેલા કરતા સારું પેલા કરતા સારું સારું નહીં તો દુઃખ દે આપણે લાય ના ગમતી હોય દુઃખ દે એને ગમતી કરી રહ્યા કહી દેવાનું તારા વખત ટેબલ ના કેવું તારા વખત મને ગમતું બહુ સરસ હતું દાદાજી કોઈ વસ્તુ લેવાય ગઈ હોય અને ના ગમે એમને ભૂલથી લવાઈ ગઈ ભૂલથી લવાઈ ગઈ તો એનું શું રિએક્શન આવે આપણે કહીએ ને કોઈ વસ્તુ લવાઈ ગઈ પછી એમને આ ના લાવ્યા આ લાવ્યા તો સારું થાય પણ પછી તો આપણે લાચાર છીએ મને થયું કે બે લીધી હોત તો દાદાજી ને જયારે સગવડ વધારે રહે પેલા પચી હજાર ખર્ચા તો થાય છે કે ત્રીસ ની લીધી હોત તો સારું થાય એક દરવાજો એટલે આપણે હસમુખભાઈ ના બે થી પાંચ દિવસ માં આના કરતા આ ખાવ દરવાજા જીવતું નહીં સાચું આવ્યું છોકરાની બહુ શું આવી હજુ મોડું ગાડી બે દરવાજા વાળી નથી મન બુદ્ધિ આપડે નથી મન બુદ્ધિ બુદ્ધિ આપે આપડે ફરક છે એ સલાહ આપે કે નથી ગમવા જેવું તે કઈ આપડે સલાહ માની નહીં <laughs> નથી થવાની કલાક કલાક સત્સંગ નીકળી જાય તો બહુ ભાઈ પછી કામ લાગે જબરો કામ લાગે તમે આવતા આવે <laughs> અમેરિકા એવું છે ને કે જુદું બાંધવાનું આપણે પગે આ બધા ચાન્સ સેવા કરવાનો અમેરિકન ને રહેવાનું જુદું ને રહેવાનું જુદું અને ભેગા દાદા પણ દાદા અમને તમારી સેવા કરવાનો દાદા બધા એટલા બધા હોય છે કે નજીક આવવાનો ઇન્ડિયામાં બધું એટલું એટલો બધા હોય છે ને એ ગ્રુપ કે તમારી નજીક આવવું હોય ને તો ટાઈમ નથી મળતો તો આવું તો બંધા છે ને તે ચોવીસ કલાક છૂટું થઈ ગયું ને પેલું બે કલાક જેવું થાય બધા ભેગા થઈ જાય આપણે ચાર્જ ના મળે ચોરી આપણે છૂટું એટલે આપણે ચોરી કઈ ટાઈમ લોકો જતા ચોવીસ કલાક na ડૉક્ટર મુકુંદભાઈ પટેલના ત્યાં ક્રોયડન ન્યૂ પેન્સિલવેનિયામાં ફિલાડેલ્ફિયાની બાજુમાં બપોરે બે વાગે બુધવારે બુધવાર સાંજે દાદાનું પગલાં થયા અને મુકુંદભાઈ ડૉક્ટર કે દાદા દાંતની દાદાના દાંતની એક્ઝામ કર્યું ફોટા પાડ્યા અને પછી ક્લીન કર્યા દાંત અને તે દરમિયાન we missed the camera at that time કે કેમેરા હોત દાદાના ફોટા લીધા હોત અને બહુ ભવ્ય એમ કે દર્શન હતું તે વખતનું મુકુદભાઈના અહોભાગ્ય કે મંડળી સાથે દાદા અને કે આવી ગયા દાદાની સેવા કરવાનું અચાનક ઊભું થયું અને એમને તક મળી ત્યાર પછી મુકુદભાઈ એમના ઘેરે દાદાને લઈ ગયા દાંતના નિધનમાં એમણે એમ કહ્યું કે બધા દાંત સારા છે થોડા દાંત ખલે છે હમણાં દાંત દાંતોને ક્લીન કર્યા છે અને મહિના પછી પાછા જોવામાં આવશે ડોક્ટરનું કહેવું છે કે દાંત પાછા મજબૂત થઈ જશે દાદાએ દાંત નું વર્ણન કર્યું કેવા મારા રૂપાળા દાંત દેખાય છે હવે ફોટા બરાબર પડશે હા દાદા કે નેચરલ હોવું જોઈએ નેચરલ આવે એટલા માટે બધા મહાત્માઓની ઈચ્છા છે કે દાદા નો દાંત સારા અને મજબૂત રહે તો અને ફોટા પરથી ડોક્ટરે એવું નિદાન કર્યું કે બે કે ત્રણ દાંત જરાક લૂઝ છે તે બે એકાદ મહિનામાં એને નેચરલી એ મજબૂત થાય એવી શક્યતા છે અને હી વોઝ સરપ્રાઈઝ કે આવા દાદા એમ પણ કહ્યું કે આખી જિંદગીમાં મને કોઈ દાદા હેરાન નથી કર્યો જે ખાવું છે ખાધું છે કડક રોટલી ખાવા છે કાલે પાંચ કડક રોટલી ખાઈ ગયા અને દાદા એમાં જય સચિન મુકુલ ભટ્ટ ને ત્યાં દસ પાંચ પંચ્યાસી સાંજે બે ત્રણ કલાક વાંચ્યું તે લોભ કરે એ કટાઈ એવું એવું કર્યું કે વધારે બે ત્રણ કલાક બે ત્રણ કલાક મનમાં એવું નક્કી કર્યું બે ત્રણ કલાક વાંચ્યું એટલા માટે હા એ લોભ કલાક કટાઈ ગયા જો તેમાં લોભ હોય કે ક્રોધ હોય હોય ગમતું આવ્યું કે લોભ ના ગમતું આવ્યું પર ક્રોધ કર્યા કરે ગુસ્સો કર્યા કરે એ તો દાદા પછી ધંધો વધારીએ એ થોડો કસાય જ કેવાય આપણે ધંધો વધારવા વધારીએ એ થોડો કસાય કેવાય કસાય કેવાય કે ધંધો વધારીએ કસાય કેવાય ને ગમે ને આપડે ધંધો વધારીએ ધંધો ધંધો વધારીએ એ કશાય કહેવાય આપડે આમાં કસાય ગયા કસાય તો કોને કહેવાય પેલા કસાયા જ્ઞાન ત્યાંથી બધા કસાયા જતા હવે અડે ધંધો ના વધારતા રહીએ વધારજો દાદા બોલે તો નહીં બોલવા પછી જે ભવનો મોક્ષ થાય હોય છે એનો ધંધો વધારે જેટલું ચાર ડિસ્ચાર્જ હશે તેટલું વધશે એ દાદા હાથ ગાલીએ દાદા એવું નક્કી કેવી રીતે કરવું કે હવે વધારવો કે કેટલો વધી રહ્યું છે જોયા ભાઈ શું કર્યું જયંતિભાઈ જયંતિ બહુ ઉપાધિ કરતો એમાં કહેવાય બહુ ઉપાધિ કરીને પછી કમી ચપડામાં ભૂડી કાઢવું કરે બરોબર શું લઈ આટલું દૂધ નાખવું દોડું દેખાયો ચમચો ચમચો આપડે શું થઈ છે જોવું બરાબર જાગૃતિ રહે છે ને બધી બરાબર રહે છે આત્મા જાગૃતિ કયો વર્તે છે આત્મા માટે વર્તે છે સંસાર માટે હવે તો વધારે આનંદ ની વાત તો એ છે કે એને હોય રહે છે બરાબર એ નિરસ થઈ ગઈ બહુ આપણું જ્ઞાન એને હોય બહુ પ્રબળ છે પણ એની ભાવના છે પૂરું કરી લેવું ભાવના છે મને કહ્યું પૂરું થઈ જાય <laughs> દાદા અમે તો કશું કશું કયા વગર જ આશીર્વાદ માગ્યા અમે અમે તો કશો આશીર્વાદ ના એ તો એ માગે તમારે હાથમાં એમના હાથમાં દોરી છે હાથમાં પતંગડી તમારા હાથમાં પણ એમના દુકાનમાં બધા ડગ થયા ગયા છે કેમ ગલો અટકાય બરોબર અને ગુમા ગુમ મારી પતંગ ગુલાબ થાય છે પતંગ તો એની કરી દોરી હાથમાં નહીં શું કરે છે એ તો અમે દોરી આપવા લાયા છે દોરી હાથમાં એ તો હતો ને કે તમારી મિલકત થઈ ગયા મિલકત વધ્યા કરે છે આપડે આપણે મોક ની વાત તૈયારી કરીએ છીએ આપડે તો કઈ કઈ જાય ગુસ્સો કે તો એ કહેવાય નહીં જોયા કરવાનું એટલે એ કશાય જ કહેવાય આપણા માટે પ્રયત્ન કરો બ્રાહ્મણ એટલે પેલો બ્રાહ્મણ નહીં બ્રહ્મ જાણવાનો બ્રાહ્મણ પેલા બ્રહ્મ જાણને પ્રયત્ન કરો બ્રહ્મ ક્યાં हम क्या तो जानने का प्रयत्न करो So what, what